लतयोर्यातिरवेशम् वित्रो આપવાથી જીવન સુધરે જેને શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખ્યો છે એનું મરણ મંગલમય થાય જીવનો જગત સાથે સંબંધ સાચો નથી જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો જીવ જગતનો નથી જીવ કોઈ જીવનો છે ઈશ્વર સર્વકાર જીવ સાથે બીજો કોઈ પણ તમારી સાથે સર્વકાળ રહેવા તૈયાર નથી ઈશ્વરનો જીવ સ્વરૂપને ભૂલ્યો અને જગત નો થયો છે તેથી દુઃખી છે જે રાજા નો સિપાઈ છે જે બહુ પ્રેમથી રાજાની સેવા કરે છે પૂજા થતી નથી હું રાજાનો લોકટ મને કોઈ મારી શકે નહીં મને કોઈ ત્રાસ આપી શકે નહીં આ જીવ જયારે નો બને છે ભક્તિ વધે એવી ઈચ્છા હોય તો પરમાત્મા સાથે સંબંધ સંબંધ વિના સ્નેહ થતો નથી જેનો સંબંધ છે એની લાગણી થાય છે જેનો સંબંધ છે એ તમને યાદ આવે છે ભક્તિ વધે ઈચ્છા હોય તો પરમાત્મા સાથે કોઈ પણ સંબંધ રાખો એક દિવસ જગત નો સંબંધ છોડવો જ પડશે અને ત્યારે બહુ ગભરામણ થશે આજથી જેને પરમાત્મા સાથે સંબંધ રાખ્યો છે એને અંતકાળમાં શાંતિ મળે છે લોકો કથા સાંભળે છે દર્શન કરે છે દાન આપે છે પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ રાખતા નથી ભગવાનના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટદેવ માનશે ધણી એક જ હોય છે ઇષ્ટદેવ એક જ હોય પતિવતા સ્ત્રી જયારે જરૂર પડે છે દિયરની સેવા કરે છે નણની સેવા કરે છે પણ એ દિયરમાં પતિના અંશને જુએ છે અન્ય દેવો અંશ રૂપ છે મારા ઇષ્ટદેવ પરિપૂર્ણ છે એવો ભાવ રાખો સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે જે ઈષ્ટદેવ એને મધ્યમાં રાખો અને ચાર દેવોને ચાર દિશામાં રાખો જેના ઈષ્ટદેવ નારાયણ છે તે ભગવાન નારાયણે કૃષ્ણ ભગવાનને મધ્યમાં રાખે ગણપતિ શિવ પાર્વતી અને સૂર્ય ચાર ને ચાર દિશામાં રાખે જેના ઈષ્ટદેવ શિવ છે શિવજી ને મધ્ય મારા ઈષ્ટદેવમાં સોળાથી પ્રેમ રાખો અન્ય દેવોને અવસરૂપ સમજીને વંદન કરો પૂજન કરો ભક્તિ ક્યારે વધે છે આ જીવ મનથી જયારે સંસારનો સંબંધ છોડે છે મનથી જયારે પરમાત્મા સાથે સંબંધ જોડે છે ત્યારે ભક્તિનો આરંભ થાય જેને એવું લાગે છે હું નો છું પુરુષનો છું તે બરાબર ભક્તિ કરતો નથી તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા તમારો જન્મ થયો ત્યારે તમે પત્ની નહોતા જન્મ કોઈ પત્ની નથી પતિ પત્ની મર્યા પછી રહેતા નથી પછી પણ ઈશ્વર નો રહે છે મર્યા પછી કોઈ પતિ નથી પત્ની જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે હું પરમાત્માનો છું 頑張れ તમને ઝઘડો કરવો તમને ઝઘડો કરવાની બહુ ઈચ્છા થાય તો ભગવાન સાથે ઝઘડો ભગવાન જાણે ઓળખતું નથી ભગવાન કોઈ શેર કરતા નથી માનવ સાથે તમે ઝઘડો કરશો વેર કરશો એ તમને બહુ ત્રાસ આપશે પરમાત્મા સાથે ઝઘડો અંધકાર થયો હજુ કનૈયો આવતો નથી નંદ બાબા લાલાની પ્રતીક્ષા કરતા નંદ બાબા બહુ ભોળા છે અતિ સરળ નંદ બાબાએ વિચાર કર્યો મારો કનૈયો એવો છે એક વાર જે મારા લાલાને જુએ એ લાલા ના પાછળ પાગલ જેવો થઈ જશે બધાને વાલો લાગે છે તે મારા દાદાની યાદો આપણા ઘરમાં લઈ ગયા છે સવારે આવશે નંદ બાબાને રાત્રિમાં નિદ્રા આવતી નથી આખી રાત નંદ બાબા શ્રી કૃષ્ણનું સ્મરણ કરે પ્રાતઃ કાલ થયો ગરગાચાર્ય આવ્યા છે નંદ બાબાને ગરગાચાર્યજી સમજાવે છે કેવા માટે છે ને એ દેવકી નો આઠમો છે એ વસુદેવજી નો પુત્ર છે તમારો દીકરો નથી બધાની એવી ઈચ્છા છે કોઈ બહુ કંજૂસ માણસ અતિશય મહેનત કરીને થોડુંક ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી જાય ત્યારે એને જેવું દુઃખ થાય થોડી મૂર્છા શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી છે દોડતા દોડતા આવ્યા છે નંદવામાના ચરણમાં માથું મૂકી તમારો નહીં આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે શ્રી કૃષ્ણના મસ્તક ઉપર નંદ યશોદાને દુઃખ ન થાય એની બહુ બહુ કાળજી રાખી બાબા આ સંસાર એવો છે જેના મનમાં જેવું આવે એવું એ બોલે માનવ બોલે છે ત્યારે વિચાર કરતો નથી હું જે બોલું છું તે કેટલું સાચું છે હું જે બોલું છું એનું પરિણામ શું આવશે લોકોને વાતો કરવામાં મજા આવે છે જે મનમાં આવે છે બોલે છે વિચાર કરતા નથી બાબા લોકો કઈ બોલે છે તમે સાંભળશો બાબા હું તમારો દીકરો યશોદા મારી માં છે લોકો ગમે તે બોલતા હશે બાબા એ બધું ખોટું છે લોકો કઈ બોલે છે તમે સાંભળશો બાબા તમારા આશીર્વાદથી હું કંસને મારી શકી પણ કંસને માર્યા પછી આ કંસના જે મિત્ર રાજાઓ છે એ મને શત્રુ સમજવા લાગ્યા મેં કંસને માર્યો અને તેથી કંસના મિત્ર રાજાઓ મારી સાથે વેર કરે બાબા અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને તો આ કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવે મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે અમે વ્રજવાસીઓ કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી સેવા એ જ અમારું જીવન છે ગાયની સેવા અને ગરીબની સેવા કરવા માટે જ અમે જેને સેવા કરવી છે એ કોઈ દિવસ ઝઘડો કરતો નથી જેને ઝઘડો ગમે છે એ સેવા કરશે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરે જ નહીં ભૂમિ પ્રેમ ભૂમિ શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી એક હાથમાં માખણ મિશ્રી અને એક હાથમાં વાસણ ગોકુળનો કનૈયો પ્રેમની મૂર્તિ છે ઘણા ભાગે બધા દેવો હાથમાં શસ્ત્ર લઈને જ બેસે કોઈ હાથમાં સુદર્શન ચક્ર રાખે કોઈ ઢાલ તલવાર રાખે કોઈ ધનુષ બાણ રાખે કોઈ ત્રિશુ રાખે આ કેમ રાખતા આ દેવોને કોઈની ભીખ લાગે છે કે બાલકૃષ્ણને કોઈની ભીખ લાગતી જ નથી એક હાથમાં માખણ મિશ્રી અને એક હાથમાં વાસળી રાખે એ કોઈને શસ્ત્ર થી મારતો નથી એ પ્રેમથી બધાને ગાય કનૈયો એક વાત જેને નજર આપે એ રાક્ષસ હોય કે પશુ હોય એ લાલાનો દાસ બની આંખમાં એવી દિવ્ય શક્તિ હતી કનૈયાની વાસળી જે એકવાર સાંભળે એ રાક્ષસ હોય કે પશુ હોય એ લાલાનો સેવક બની જાય છે કેવી મગર વાસળી બીજા બધા દેવો રાક્ષસો રાક્ષસોને શસ્ત્રથી ગાયબ કરે છે બાલકૃષ્ણ બધાને પ્રેમથી ગાયબ કરે વાસળીથી ગાયબ કરે છે લાલાની વાસળી એના કાને કઈ એનું હૃદય પીગળવા લાગે એ વેર ને ફૂલે છે એ કોઈ દિવસ ઝઘડો કરે જ નહીં એને શ્રી કૃષ્ણ દર્શન ની તીવ્ર ઈચ્છા થાય છે ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી પ્રભુએ હાથમાં શસ્ત્ર લીધું નથી ગોકુળના શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે એ તો મથુરા મથુરાનાથ થયા પછી હાથમાં શંખ ચક્ર ગદા દ્વારિકાનાથ હાથમાં શંખ ચક્ર ગોકુલનાથ શ્રી કૃષ્ણ એક હાથમાં વાસળી અને એક હાથમાં માખણ એ પ્રેમની મૂર્તિ છે બાબા અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી સેવા માટે જ અમારું જીવન છે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરે નહીં અને ઝઘડો કરે વ્રજવાસી કદાચ વ્રજવાસી ઝઘડો કરે બહુ પ્રેમથી ઝઘડો હૃદયમાં બહુ પ્રેમ રાખે હવે કોઈ દિવસ યુદ્ધ કરતા નથી હાથમાં શસ્ત્ર લેતા નથી હું અત્યારે તમારી સાથે ગોકુળમાં આવું ને તો આ કંસના મિત્ર રાજાઓ જે મને શત્રુ સમજે છે એ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે બાબા મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ આપે નહીં મારા વ્રજવાસીઓ આનંદમાં રહે અને તેથી કોઈ ત્રાસ ના અને તેથી મેં જગતને કહ્યું છે કે હું વસુદેવનો પુત્ર છું હું તમારો બાળક છું બાબા તમારા આશીર્વાદથી જેમ કંસ સમય મેં માર્યો તમારા આશીર્વાદથી આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ આજે મારો દેશ દુઃખી છે આ દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે છે સમાજને હું સુખી ધર્મરાજ્યની સ્થાપના કરીશ બાબા પછી તમારો કનૈયો તમારા ચરણમાં વંદન કરવા માટે બાબા લોકો કઈ બોલે તે સાંભળશો નહીં હું તમારો દીકરો છું તમે મારા બાબાએ શરણમાં માથું મૂકે વિચાર કર્યો કનૈયો બહુ કોમળ છે અત્યારે હું રડવા લાગુ ને તો એને બહુ દુઃખ થશે નંદ બાબાએ દુઃખ નો વેગ દબાવ્યો હું ઘરમાં દરવાજો બંધ રાખીને મારા લાલને યાદ કરીને હું લાલાના સન્મુખ રડું તો એને દુઃખ થશે દબાવ્યો છે લાલાને દુઃખ ન થાય માટે નંદ બાબાએ ધૈર્ય ધારણ કર્યું છે અને કહ્યું છે બેટા તારી જે ઈચ્છા તે અમારી ઈચ્છા છે હું સમજી ગયો તને હવે મથુરામાં રહેવાની અમે જે પ્રેમ કર્યો છે એ કોઈ શું ભોગવવા માટે કર્યો નથી વ્રજનો પ્રેમ અતિ શુદ્ધ છે વ્રજના પ્રેમમાં સ્વાર્થ નથી અમારો કવિ યોહાનંદ મથુરામાં રહેવાની ઈચ્છા છે ભલે મથુરા બેટા અમે તને યાદ કરીને રડીશું હું આવવાનો છું હવે તમે અહીંથી ઘેર નંદ બાબા રડવા લાગ્યા છે બેટા તારી માને મેં કહ્યું છે કે હું લાલાને સાથે લઈને હું એકલો ઘરમાં જઉં તારી માં બહુ રડશે બહુ દુઃખ થશે બાબા માનું હૃદય કેવું હોય છે તું જાણ માનો પ્રેમ મારા ઉપકાર કનૈયો ભૂલશે બાબા મારી મારા ચરણમાં મારા વર્ણન કેજો બાબા મારી માને છે મારી મા આવ્યા પછી હું ફસાયો અત્યારે હું તમારી સાથે આવી શકતો નથી કરીશ મારા નારાયણ કઈ થવાનું હોય મને થાય મારો ગમે એવો આનંદ મળે બેટા મને વધારે આગ્રહ કરતા આવડે છે પ્રેમમાં દુરાગ્રહ હોય મોહમાં દુરાગ્રહ હોય પ્રજવાસીઓનો શુદ્ધ પ્રેમ છે મને વધારે આગ્રહ કરતા આવડે નહીં એટલું જ કહું છું બેટા સાહેબ જયારે ઈચ્છા થાય ત્યારે આવું તારા વિના મારું કોઈ નથી બાબા હું આવવાનો મારે કઈ અહીંયા રહેવાની ઈચ્છા નથી આજે મારો દેશ દુઃખી છે અને તેથી મારે અહીંયા રહેવું પડે હું સમાજને સુખી કરીશ ધર્મ રાજ્યની સ્થાપના કરીશ અને પછી તમારો કનૈયો ગોકુળ ગ્વાલ બાલ મિત્રોને શ્રી કૃષ્ણ વસ્ત્ર આભૂષણ સન્માન કર્યું બાળકો ગરીબ છે ભોળા છે મનસુખ આવે તો લાલાને સંભળાવ્યું કે કનૈયા આ કપડા આપીને તું અમને સમજાવ્યું કપડા લઈને શું કરીએ મને એવું લાગે છે આ મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ બદલાયો છે કનૈયા તું નિષ્ઠુર થયો મારું મન સુખો બોલે છે સાચું છે હું નિષ્ઠુર છું સમજાવે છે મને યાદ કરો ઘેર જઈને સત્સંગ કરો મારા માતા પિતાને આક્ષેપ જે મારા માતા પિતાની સેવા કરે મારા માતા પિતાને જે રાજી કરે એ મને બહુ વાલો લાગશે મારા માતા પિતાને ને મારે અહીંયા રહેવું પડે છે નંદ બાબા truck. એવા દુઃખી થયા છે એવા ભગવાન પણ દ્વારકામાં સંપત્તિ છે દ્વારકા નાથને યશોદા મથુરાની લીલા દ્વારકાની લીલા જે છે એ વ્રજનો મહિમા વધારવા માટે મથુરામાં દ્વારકામાં ઐશ્વર્ય છે શ્રી કૃષ્ણ રાજા અધિનાથ છે અંતે ઐશ્વર્યમાં અતિ સંપત્તિમાં અતિ સુખમાં એ વ્રજવાસીઓને યાદ કરે વ્રજવાસીઓને ભૂલ્યા વ્રજવાસીઓ ભગવાનને યાદ કરીને રડતા શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને યાદ કરીને આ વ્રજવાસીઓ પ્રેમથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા તન્મય થાય ત્યારે બધાને એવું લાગે કે કનૈયો ગયો નથી અહીંયા કોઈને કનૈયો ઘરમાં દેખાય કોઈને ઝાડ ઉપર કનૈયો દેખાય કોઈને જમનાજીના કિનારે કનૈયો અંતરંગમાં સંયોગ વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે પછી તો વસુદેવજીએ શ્રી કૃષ્ણ બલરામને જનોઈ રાખી શ્રી કૃષ્ણ બલરામ બ્રહ્મચારી છે બ્રહ્મચારી શ્રી કૃષ્ણ બલરામ ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે સાંદીપની ઋષિને ગુરુદેવ તમે પણ કોઈ સંતને ગુરુ માનજો તમારા બુદ્ધિમાં વિશ્વાસ બહુ રાખશો આ સંસાર એવો છે કે સંસારમાં જે આવે તેને માયા ફૂલાવે મોટો જ્ઞાની હોય કે યોગી હોય કોઈ પણ સંત ના ચરણ પકડી રાખે બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં તમારા બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં બતાવ્યું છે પરમાત્મા સંસારમાં આવે તો પરમાત્માને પણ ગુરુદેવની જરૂર છે આજકાલ કેટલાક લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય વ્યાખ્યાન કરે એમને ત્રિકાળ સંધ્યા કરવાની જરૂર પડતી નથી એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી એ સદગુરુને એમની સેવા કરવાની જરૂર પડતી નથી પુસ્તકો વાંચીને જ્ઞાની થઈ જાય છે એ જ્ઞાનથી અમને પૈસો મળશે શાંતિ કોઈ દિવસ મળશે આ સંસાર માયામય છે આ માયામય સંસારમાં જે આવે છે એને માયા છોડતી નથી ઓછા વધતા પ્રમાણમાં માયા બધાને મારે છે કોલસાની ખાણમાં કોઈ ઉતરે અને બહુ ડાપણની વાતો કરે હું ડાયો છું બુદ્ધિમાન છું મારા કપડા નહીં બગડે હવે જે કોલસાની ખાણમાં ઉતર્યો એના કપડા બગડવાના એને કોલસાના લાગા લાગવાના આ સંસાર કોલસાની ખાણ છે સંસાર માયામય છે સંસારમાં જે આવ્યો એને માયા છોડતી નથી માયા મારે આ જગતમાં એવો કોણ છે કામ દેવે જેને પાગલ કર્યો નથી કામ બધાને પાગલ બનાવ્યો આ જગતમાં એવો કોણ છે ક્રોધમાં જેને હૈયું વાળ્યું નથી ક્રોધ આવે છે આ જગતમાં એવો કોણ છે કે લોભે જેને આંધળો કર્યો નથી લોભ જાગે આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં મારો આંધળો થઈ જાય કોણ છે આ માયાની બધી સેના છે કામ ક્રોધ લો મદ મત્સર બધાને મારે છે કોઈ સદગુરુદેવના ચરણ પકડી રાખે ભગવાન શ્રી રામ વશિષ્ઠ ઋષિને સદગુરુ માને છે પરમાત્મા શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિને સદગુરુ માને છે ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ છે તમે કોઈ વખત જાઓ ને યાદ રાખીને દર્શન કરશો બહુ દિવ્ય ભૂમિ ત્યાં શ્રી કૃષ્ણ બલરામ ભણવા માટે ગુરુજીની સેવા કરતા ગુરુજીના ઘરમાં પાણી ભરતા બુહારી કરતા તમે ધનથી સેવા કરો ઠીક છે કેવળ ધન થી સેવા કરનાર નો અભિમાન વધે તનથી સેવા તો અભિમાન મળશે શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં કેવલ પૈસો કમાવવાની વિદ્યા ભણ્યા નથી અધ્યાત્મ વિદ્યા ભણ્યા પરમાત્મા કેવા છે આ જગત શું છે ખરો આનંદ ક્યાં છે જીવનું સ્વરૂપ કેવું છે અધ્યાત્મ વિદ્યા ભણ્યા આજકાલ ઘણા ભાગે સ્કૂલમાં કોલેજોમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણે છે અરે પૈસો કમાવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે વેશ્યા બહુ કમાવે હજાર બે હજાર કમાવે પૈસો કમાવાની વિદ્યા એ વિદ્યા નથી વિદ્યા તેને કે છે જે વાસનાનો વિનાશ કરે તે વિદ્યા વિદ્યા તેને કે છે જે જન્મ અને મરણ માંથી મરણના ત્રાસ માંથી છુડાવે તે વિદ્યા વિદ્યા જે પરમાત્માના ચરણે લઈ જાય એ વિદ્યા શ્રી કૃષ્ણ કોઈ કોઈ ઠેકાણે કોલેજોમાં વેદાંત ભણાવે છે પણ એ વેદાંત ભણાવનાર ઘણા ભાગે પ્રોફેસરો વિલાસી જોડે છે વિલાસી વેદાંત શું ભણાવી શકે જે વિરક્ત છે એ વેદાંત ભણત છે ભણાવનાર વિનાશી હોય તો વિદ્યા સફળ થતી નથી ભણાવનાર વ્યસની હોય તો વિદ્યા સફળ થતી નથી ભણાવનારમાં કોઈ વ્યસન ન હોય જીતેન્દ્રિય હોય વિદ્યાર્થીને વિદ્યા સાથે સંયમનું શિક્ષણ આપવાનું ભણાવનાર વિલાસી હોય તો એ સંયમ નું શિક્ષણ શું આપે સંયમ થી જ્ઞાનમાં સ્થિરતા આવે જ્ઞાન મેળવવું એ બહુ કઠણ નથી જ્ઞાનમાં સ્થિર રહેવું એ બહુ કઠણ આવતીકાલ સુધી તો તમે પણ બધા જ્ઞાની છો પણ પરત એટલે તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન સંયમ વિના જ્ઞાન વહી જાય જે ઘડામાં પાણી ભરવાનું છે અને તે ઘડાની લોકો બહુ કાળજી રાખે છે એને કાણું પડે નહીં કાણું પડી જાય તો પાણી બધું બહાર નીકળે છે શરીર એ ઘડો છે અને તે શરીર ઘડામાં જ્ઞાન રૂપી જળ ભરવાનું પ્રાચીન કાળમાં તપસ્વી બ્રાહ્મણોને ગુરુ થવાનો અધિકાર આપ્યો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે બ્રાહ્મણ શરીર નથી એને વ્યાસ ગાદીમાં બેસવાનો અધિકાર નથી ઉપદેશ કરવાનો અધિકાર નથી વ્યાસજીની ગાદીમાં બ્રાહ્મણ શરીર હોય એ જ બેસી શકે અધિકાર છે અરે ભેંસ ભલે અધમણ દૂધ આપે પણ ભેંસને કોઈ ચાંદલો કરવા જતા નથી દૂધ વધારે આપે તેથી શું થયું ગાય માતા પાસે દૂધ આપે કે ન આપે ગાયની પૂજા થાય રસ્તામાં આત્મન દૂધ આપનાર ભેંસ મળે તો શકુન ન ગણાય અપશકુન ગણાય અને દૂધ ન આપનાર એવી ગાય મળે તો ગાય સમજી શકું માનવું છે બ્રાહ્મણને જ ગુરુ થવાનો અધિકાર બ્રાહ્મણેતર ગુરુ થઈ શકે નહીં એ સનાતન ધર્મની મર્યાદા હતી જાતનો બ્રાહ્મણ નહીં જે ત્રણ વાર સંધ્યા કરે છે જેને ગાયત્રીના ત્રણ પુરસ્કરણ કર્યા છે જે તપસ્વી છે એ જ ગુરુ થઈ શકે પ્રાચીન કાળમાં બ્રાહ્મણોની બુદ્ધિ કેવી હતી એ ગુરુ બધી વિદ્યા ભણાવી શકતા આજકાલ તો પ્રત્યેક વિષયના ગુરુ બદલાય છે ઇતિહાસના ગુરુ જુદા ગણિતના ગુરુ જુદા પ્રાચીન કાળમાં એક જ બ્રાહ્મણ બધી વિદ્યા ભણાવી છે કેવી બુદ્ધિ હતી જે સંધ્યા ગાયત્રી કરે એની બુદ્ધિ તીવ્ર બને વેદ ને શ્રુતિ કે છે શ્રુયતે શ્રુતિ વિદ્યાર્થીને ગુરુદેવ વેદ મંત્ર સંભાળે પ્રાચીન કાળમાં પુસ્તકો નહોતા બ્રહ્મચારી સંધ્યા ગાયત્રી કરી ગુરુદેવ પાસે આવે ગુરુદેવ બોલે તે સાંભળે એને શ્રુતિ કે છે શ્રુયતે ઇતિ શ્રુતિ ઋગ્વેદના મંત્રો છે અગિયાર હજાર અને તે અગિયાર હજાર મંત્રો નો ઋગ્વેદ બ્રાહ્મણ મસ્તકમાં રાખે કેવી બુદ્ધિ હશે શાંતિપની ઋષિ ને શ્રી કૃષ્ણ ભગવાન ગુરુદેવ માને છે આજે પણ ઉજ્જૈનમાં એક નિયમ છે બ્રાહ્મણોની મોટી સભા ભરી હોય અને તે સભામાં સાંદીપની ઋષિના વંશનો પાંચ વર્ષનો પણ બાળક આવે તો બધા ઉભા થઈ જાય આજે પણ મહાન સાંદીપની ઋષિનો વંશ આજ પણ ચાલતો આવ્યો છે શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ કહેવાય છે જગત ગુરુ ના ગુરુ સાંદીપની ગુરુકુળમાં ભગવાન વિરાજતા હતા અને ત્યારે અનેક વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવેલા શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે ભગવાનના એક મિત્રનું નામ ભાગવતમાં સૌરાષ્ટ્રમાંથી એક અતિશય ગરીબ બ્રાહ્મણ નો બાળક ભણવા માટે અતિ ગરીબ હતો એની પાસે બે લંબોટીઓ જતી બીજું કઈ એમાં લખ્યું છે લગ્ન થયા પછી થોડું જીવન વિલાસી થાય ઠીક છે વિદ્યાર્થીનું જીવન વિલાસી હોય તો વિદ્યાનો વિનાશ છે કેટલીક માતાઓ છોકરાઓને વિલાસી બનાવી લગ્ન કર્યા પછી જીવન વિલાસી થાય તો વાંધો નથી વિદ્યાર્થીનું જીવન સાદું હોવું વિદ્યાર્થીના જીવનમાં સંયમ હોવો જોઈએ સદાચાર સુદામા સાથે મૈત્રી આજકાલ જ્ઞાન બહુ વધ્યું છે પણ કોઈ સુદામા સાથે મૈત્રી કરતા નથી ને તેથી કોઈને શાંતિ નથી જીવનમાં સંયમ રહ્યો ને એક સાધુ મહારાજ કહેતા હતા ભારતમાં સિનેમા આવ્યા ત્યારથી બધાની આંખો બગડી ગઈ લોકો બજારનું હોટલનું ખાવા લાગ્યા ત્યારથી બધાની જીભ બગડી ગઈ નું કોઈ દિવસ ખાવું નહીં તમે તો ખાતા નથી એવું જ મને લાગે ખાતા હશો તો કથામાં સાંભળ્યા બજાર થી છોડી બજારની વસ્તુમાં અનેકની નજર પડે એ અશુદ્ધ હોય દૃષ્ટિ દોષ લાગે છે સંયમથી જ જ્ઞાન સફળ થાય સંયમ વિના જ્ઞાન સફળ થતું નથી સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ ભગવાનને શું ભણવાનું હતું થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ થઈ પ્રભુએ ગુરુદેવને વંદન કરીને કહ્યું છે અને આજ્ઞા મારી દક્ષિણા સાંદીપની ઋષિએ કહ્યું બેટા હું વિદ્યાનો વિક્રય કરતો નથી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જ્ઞાનનો વિક્રય અન્ન નો વિક્રય એ બહુ મોટું પાપ છે જ્ઞાનનો વિક્રય કરે એ બીજા જન્મમાં મૂળખ થઈ જાય અન્ન નો વિક્રય કરે એ બીજા જન્મમાં ભિખારી થાય અન્ન વિક્રય મોટું પાપ છે અન્ન વિક્રય થવા લાગ્યો તેથી ધરતીમાં અન્ન રસને ગળી ગયા ભારત ભૂમિ સુવર્ણ ભૂમિ છે આ ભૂમિમાં સોનું ભર્યું છે ભારતમાં દુકાળ આવે નહીં ભારતમાં કોઈ દિવસ મોંઘવારી થાય નહીં અન્ન વિક્રય થવા લાગ્યું એ ધરતી માને જરાય ગમતું નથી સનાતન ધર્મની મર્યાદા તો એ છે જમાડનાર જમનારને રૂપિયો આપે જમાડનાર જમનારને વંદન કરે જમાડનાર જમનારના ઉપકાર માને તમે મારા ઘેર આવ્યા મને સેવાનો લાભ આપ્યો હું તમારા ઉપકાર હવે તો ને હાથ જોડો જમનારને હાથ જોડવાનો પ્રસંગ આવ્યો અન્ન વિક્રય અનેક રીતે થાય છે મન બહુ બગડી કેટલાક લોકો એવા હોય છે કોઈ માણસ ઘરમાં દસ પંદર દિવસ રહે નહીં તો પછી વિચાર કરે છે કે પંદર દિવસ રહ્યા છે હવે જવાના છે જતી વખતે કઈક વિવેક તો કરશે વિવેક કરશે એટલે શું બાબાના હાથમાં કે થોડુંક આપશે પેલું કઈ પણ ના આપીને ખાલી હાથે જાય તો પછી હૃદય બાળવા લાગે મારા ઘેર જે જમ્યો એ મને કઈક આપે મારા ઘેર જે જમ્યો એ મારું કોઈ કામ કરે મારા ઘેર જે જમ્યો એ મારા માટે સારું બોલે એવી ઈચ્છા રાખે અન્નનો વિક્રય છે અન્ન વિક્રય અને વિદ્યાનો વિક્રય એ બહુ મોટું પાપ છે શાંતિપની ઋષિએ કહ્યું છે હું જ્ઞાનનો વિક્રય કરતો નથી તારો કઈક લેવા માટે મેં તને જ્ઞાન આપ્યું નથી આ ગંગાજી મને જળ આપે છે આ ઝાડ મને ફળ આપે છે સંતોષ છે બધું છે ક્ષિપ્રા ગંગાના કિનારે શાંતિપદી ઋષિનો આશ્રમ છે ત્યાં શ્રી કૃષ્ણ બલરામ ભણવા માટે ગંગાજી મને જળ આપે છે આ વૃક્ષો મને ફળ આપે જળ અને ફળમાં જેને સંતોષ છે એ જ સદગુરુ થઈ શકે ગુરુ નિરપેક્ષ હોય એ શિષ્યનું કલ્યાણ કરી શકે જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે તારું મારે કઈ લેવું નથી પ્રભુએ બહુ આગ્રહ કર્યો છે અને કહ્યું છે આપે જે જ્ઞાન આપ્યું છે એના જેવું તો જગતમાં કઈ નથી જ્ઞાન દાન એ સૌથી મોટું દાન છે સંત અતિ ઉદાર હોય સંત જ્ઞાન નું દાન કરે તમે અન્નદાન કરો જેને પ્રેમથી જમાડો અને સાત આઠ કલાક શાંતિ રહેશે પછી ભૂખ લાગશે અન્નદાન થી થોડો સમય તૃપ્તિ રહે વસ્ત્રદાન દ્રવ્યદાન ઠીક છે જ્ઞાનદાન થી શાંતિ મળે છે આપે જ એમને બોધ આપ્યો છે જ્ઞાન થી જ શાંતિ છે જ્ઞાનના જેવું જગતમાં કઈ નથી આપે અમારો સ્વભાવ સુધાર્યો છે અમને બરાબર સમજાવ્યું છે સંસારનું બધું સુખ કાચું છે આનંદમય પરમાત્મા નારાયણ છે આપે જે બોધ આપ્યો છે એના જેવું તો આ જગતમાં કઈ નથી હું તમને આપને શું આપી શકું મારી બહુ ભાવના છે મારા ગુરુદેવની મારે સેવા કરવી પ્રભુએ જયારે બહુ આગ્રહ કર્યો ત્યારે સાત્વિક અને ઋષિએ ગુરુ દક્ષિણામાં માગ્યું છે મારો વિદ્યાનો વંશ વધાર તારું કઈ લેવાની ઈચ્છા મેં રાખી નથી તને કોઈ લાયક સત્શિષ્ય મળે એનું કઈ તું લઈશ વિદ્યાર્થીને આપવું જોઈએ એનું લેવાની તું ઈચ્છા રાખીશ નહીં મારો વિદ્યાનો અંશ વધારે મારો આશીર્વાદ છે તારા ચરણમાં લક્ષ્મી રહેશે શિષ્ય મને કઈક આપે એવી જ એને ઈચ્છા છે એ ગુરુદેવ શિષ્યનું કલ્યાણ કરી શકે મારો વિદ્યાનો અંશ વધારે બે પ્રકારનો અંશ માન્યો છે બિંદુ અંશ અને નાદ અંશ પિતા પુત્ર નો જે વંશ છે એને બિંદુ અંશ અને ગુરુ શિષ્ય નો જે વંશ છે એને નાદ વંશ કે છે બિંદુ અંશ કરતા નાદ વંશ શ્રેષ્ઠ છે મારો વિદ્યાનો વંશ વધારે તને કોઈ લાયક સત્શિષ્ય મળે તો શિષ્ય શિષ્યનું કઈ લઈશ ગુરુ નિરપેક્ષ હોય તો ગુરુના શબ્દમાં શબ્દ શક્તિ આવે છે ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી ગીતાજીના આરંભમાં કહ્યું છે કે તમે મારા ગુરુ છો હું તમારો શિષ્ય છું શિષ્યસ્તેહમ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન ને ગુરુ માને છે મને કઈ સૂચતું નથી હું શું કરું શું ન કરું કઈ ખબર પડતી નથી અર્જુન તો શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ માને છે ગીતાજીમાં ભગવાન અનેક વાર એવું બોલ્યા છે અર્જુન તું મારો ખાસ મિત્ર છે તું મને બહુ હરો લાગુ છે અર્જુન મારો શિષ્ય છે એ મારી કઈ સેવા કરે મને કઈક આપે એવી અપેક્ષા રાખી શિષ્યની સેવા કરીને શિષ્ય જ્ઞાન આપ્યું છે અને શિષ્યની તો સેવા કરી એના ઘોડાઓની પણ સેવા કરી અર્જુનના ઘોડાઓને પાણી પીવડાવે મલમ લગાડે જે જગતનો માલિક છે જે સર્વથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી અને તેથી વ્યાસ મહર્ષિએ શ્રી કૃષ્ણને જગત ગુરુ કહ્યા છે કૃષ્ણ વંદે જગત ગુરુ જગતમાં જેટલા ગુરુ થયા છે તે ઘણા ભાગે શિષ્યનું કંઈક લઈને શિષ્યને આપે છે શ્રી કૃષ્ણ જગત ગુરુ કહેવાયા એનું એ જ કારણ છે શિષ્યનું કઈ લીધું નથી શિષ્યની સેવા કરીને શિષ્યને